એટલે આ સૂત્રો કોના છે મેં કહો દાદાની વાણી છે આ તો મારી બોલેલી વાણી છે મારે છે એમ સમજાવી પડે હું શું કહેવા માંગુ છું તે સમજાવવું પડે બરોબર અહીંથી બાજુ ને આગળ આવ્યું છે હવે મોક્ષ માં સમજવાનું મૂળ દ્રષ્ટિ બદલાયા એટલે અત્યારે જે આપણે સમજીએ છીએ તો એ તો આવી ગયું રાખશે જાતે કરો તપ કરો તપ મૂળ દ્રષ્ટિ બદલાયા કરે સિવાય જે કઈ પણ કરવામાં આવશે બંધન છે એ મૂળ દ્રષ્ટિ હા એટલે છે તે બદલાય આત્મબુદ્ધિ આ દેહ તે જ હું એવી આત્મબુદ્ધિ જેને છે કે દેહાદ્યાસ હવે દાદા એ જે દ્રષ્ટિ જે છે બદલવાની એ દ્રષ્ટિ કોઈ પણ માણસ પોતાના પ્રયત્નથી વાંચીને શાસ્ત્ર કરી શકે બદલી શી છે કે જ્ઞાની પુરુષ જ બદલી શકે જ્ઞાની પુરુષ એ એકલા જ બદલી કારણ બીજા ફેર કરવાની શક્તિ ગુરુ જ બદલાવી શકે ગુરુ જ તમને એવી જાતનું જ્ઞાન આપી શકે અને દ્રષ્ટિ તમારી ફેરફાર કરી શકે બાકી તો દ્રષ્ટિ એવી ને એવી એ કે છે ગુરુ જ આ દ્રષ્ટિ બદલી શકે બાકીની તો દ્રષ્ટિ તો એની એ જ રહે એવી એવી જ રહે ના બદલાય મોક્ષ માટે ક્રિયાઓ બદલવાની જરૂર નથી ક્રિયાઓ બદલવાની નથી મોક્ષ માટે મોક્ષ માટે તારી દ્રષ્ટિ જ બદલ દ્રષ્ટિ બદલ એ તારા જાતે નહીં થાય કોઈ જઈને બદલાઈ દેવાય કે મારી દ્રષ્ટિ ફેરવી આવો એ દાદા દ્રષ્ટિ બદલવા માટે આપે બહુ સુંદર રૂપક આપ્યું હતું કે આમ ઉભા હતા આપની પાસે આવ્યા ત્યારે સંસાર બધું દેખાતો હતો અને આપે છે તે જ્યાં ઉભા છે ત્યાંથી જ બદલી ના કર્યા એટલે હવે આમ જ્યાં એમને ફેર્યા નહીં જ્યાં ઉભા હતા નહીં

આ બધું મુક્ત પુરુષનું કામ જે મુક્ત થઈને બેઠા છે જેને કોઈ પણ પ્રકારનું બંધન નથી જેને ભગવાન પણ બસ થઈ ગયા હોય એનું કામ દાદા જ્ઞાન વિધિ વખતે આપ જે ભેદ જ્ઞાન કરી આપો છો તે મોક્ષ માર્ગ એટલે બીજું બિલકુલ સહજ માર્ગ મોક્ષ માર્ગમાં અસહજ ના હોય સહજ માર્ગ સહજ સહજ

મોક્ષે જવા માટે કે એમ કે સહેજમાં મોક્ષ થતો હશે તો આ પાણી નું દ્રષ્ટાંત આપો છો ત્યારે સમજ પડે છે પાણી નો સ્વભાવ ઠંડક છે ઠંડુ કરવા માટે કઈ પ્રયત્ન કરવો પડતો નથી આત્માનો સ્વભાવ અને સંસાર એનો વિભેવ છે વિશેષ ભાવ છે તો પાણીને વિભાવ કરવો હોય વિશેષ ભાવ કરવો હોય તો કોલસા આગાવ પડે કાકડી નાખવી પડે ને કાકરી નાખવું પડે મારે કેટલું તોફાન કરીએ ત્યારે પાણી થાય ગરમ અને ઠંડુ કરવું હોય તો આપણે કઈ ભૂલી જાય આરામ થઈ જાય થઈ જાય કે નથી થઈ જાય કારણ સ્વભાવ છે એવી આત્મા સ્વભાવ છે બહુ એટલે સંસારમાં કષ્ટ હોય મોક્ષમાં કષ્ટ ના મુક્ત થાય વાત સમજી જાય એટલે ઉકેલાય પણ એ સમજાવનાર હોતા નથી જ્ઞાનીઓ નથી હોતા બધી ખોટ પાણી જ્ઞાનીઓ નથી હોતા જ્ઞાનીઓના અવતારી કૃષ્ણનો માણસ જ ઓછા હોય કોક થયો જુદા પ્રકારની કોઈ ના હોય એ વાણી છે જુદા પ્રકારની ગુડ ગુડ હાથવાળી ગુડ હાથવાળી ગુજરાત કે કૃષ્ણ ભગવાન કહ્યું છે ગુજરાત મોક્ષ માર્ગ એટલે બિલકુલ સહજ માર્ગ એટલે એમાં ક્રિયા ના હોય મહેનત ના હોય તપ ત્યાં જપ એ બધી ક્રિયાઓ અજ્ઞાન ક્રિયાઓ ફળવાળી એનાથી નવો સંસાર ઉભો થાય મોક્ષ માટે તો જ્ઞાન દર્શન ચારિત્ર ને તપ નિર્જા ભારત હોય જપ તપ કશું ખોટું નથી સૌ સૌની દ્રષ્ટિએ સૌ સૌની અપેક્ષા એ થતી કારણ કે આપણે ખોટું કોઈ કેમ કહેવાય એમને ગમતું હોય તો એમની દ્રષ્ટિએ તો એ સાચું આપણે માલિકો સાચી આપણે દરેકની દ્રષ્ટિ જુદી નહીં રહેવું દ્રષ્ટિએ સાચું ખોટું જેને મોક્ષે જવું હોય તેને આપણે ખોટું કહે શું કરું અને જેને સમજાવવાનું મજા કરીશ તેને કહે સારું કર્યું સારું લોક જુદી જુદા રસ્તા હોય ઇન્ટરેસ્ટ જુદી જુદી રાખતો હોય તપ તમને પોસાય છે શું કરો જે તપ કરો છો એ તમને પોસાય એટલું કરો આપણને સારું કોઈ શાંત થઈ શકે શું કરો ભગવાને કહ્યું ઉપવાસ કરજો તો ઉપવાસ આ તાળમાં આપવા ના જોયો તો ઉપવાસ ગયા ના કામ ઉપવાસના તાળમાં જો આત્મા ના જડ્યો ઉપવાસ ન કામ ગયા કારણ શરીર ઋતુ કરે શરીર ઋતુ કરે એટલે અધીન વિકાર બધો બની જાય ફાયદો ખોટો નહીં પણ શરીર નો ફાયદો શારીરિક ફાયદો દેહ નો ફાયદો થાય શરીર ફાયદો આત્મા નિરાહારી છે દેહ જ આહારી છે આત્મા એક બધો આહાર કર્યો આહાર્ય દેહ છે કેટલી પ્રકારના આહાર છે ખોરાકનો આહાર પાણી પીવાનો આહાર સાપો સાથે આહાર બધા આહાર છે મન ને ખોરાક જોઈએ જે જે વસ્તુ ઇન્દ્રિયથી ગ્રહણ કરે મનને ખોરાક જોઈએ હા બધાને ખોરાક જોઈએ નિરંતર ઉણોતરી એ કાયમ ઉપવાસ જેવું છે નિરંતર ઉણોતરી એ કાયમ ઉપવાસ જેવું છે અને આપણો ભાગ લેતા હોય પણ આપણે ઉણોતરી કરવું હોય તો બે રૂટની ઓછી કરી નાખવી પડે જે લેતા હોય જે આપણું ખોટા હોય ને તેમાંથી બે રૂપિયા ઓછી કરી નાખીએ પછી એ ઉપવાસ જેવું દાદા ઘણી વખત ઉપવાસ કરતા ઉનોદરી છે તે જરા કઠણ હોય છે કઠણ હોય પણ એ બહુ ભારે અમે ઉપવાસ થતો નથી માટે અમે નિરંતર ઉપર ઉણોદરીમાં હોઈએ ઉણોદરીમાં ભાવતું હોય તો ઊંડું નાખે ભાવતું હોય ના ભાવે પણ ઊંડું રાખે એ ઉણોદરી ગીતા ગીતા ઓછું ઓછું ہمج رکھا ચાર ہوں પણ આ ઉદર ઉદર ઉદર ના અધીન આ વાત છે ઉદર ને અધીન હા આ લોકો તો અહીં બધી ખાય છે ત્યારે બધા આટલું બાકી રાખે પણ ઉદર તો ભરી ગયું ને આપણે શું કહીએ છીએ ઉદરમાં ઉદરમાં ઓદરીમાં આટલો જ ખોરાક જવો છે બીજો ભાગ ખુલ્લો રહેવો ખુલ્લો રહેવો છે એનું નામ ઉણોદરી મિતાહારી નામ ઉણોદરી નહીં ઉણોદરી શબ્દ સારો છે દાદા કેરી નો રસ આવ્યો હોય બે ત્રણ વાડકા ખાવાના હોય તે ઠેકાણે ઉદોદરી માં એક જ વાડકો મારે લેવો છે અગર તો પાંચ જ ચમચા લેવા છે તો એને કેટલો પેલાથી છૂટો થયો ત્યારે મનમાં એમ થતું હોય કેરી નો બધા મળતી નથી આ જઈએ થઈ છે અને આ ઓળો રીતિ રીતે રહેશે પૂરીઓ કઈ નાખીએ થોડી એક જ પૂરી ઉપર આખી આખો બધી એક વાડકો પૂરો કરવો રસ હા પૂરીઓ કઈ ને કે સાફ કરી દે કે બધા લગાવી દે કે ફળાનું કઈ ને બધું કઈ નહીં અરે બે બે વાગ્યા પછી રસ્તા એવો વાંધો નથી પણ હું ઉતરી હા તો બધું મેં નાખી નાખ્યો જાતે આટલું જ નાખી દે પછી ઉદય તો બિચારે શું કરે છે હે એટલે આવું મારે મારે બધું બદલવાનું ભાઈ કઈ ઠીક લાગ્યું ને આ નિર્બંધ રાબંધ નાખે રોટલી કઈ નાખે અડધી રોટલી લો કેરી રસ્તે તો અડધી રોટલી લો બે ખાતો હોય તો અડધી રોટલી લો બીજી ડોળ આમાં આમાં જાય ને આપડે રસ સાથે કોણ છે રોટલી રોજ આવે છે રોટી જોડે રોજ આવે રોજ આવે અમને બોલીએ પછી શું આવ્યું ઉપવાસ કરો તો ઉપયોગ પૂર્વક કરો ઉપવાસ કરો તો ઉપયોગ પૂરો કરો કરો તો ઉપયોગ પૂરો કરવો અજ્ઞાન દશામાં શું ઉપયોગ અને જ્ઞાન દશામાં શુદ્ધ ઉપયોગ એટલે ઉપવાસ કરવો ખૂબ ઉપયોગ પૂર્વક ઉપવાસ કરીએ તે દાડે ખરાબ વિચાર આવે કે પેલાને કોઈને નુકસાન કરવાનો વિચાર આવે તો એ ભૂસી નાખો વિચાર આપવા એ ના અધીન છે પ્રાર્થના અધીન છે પણ ભૂસી નાખી સારા વિચાર કે ના મારે તેને સુખી કરવો છે મારે એને અડચણો કાઢવી છે એટલે શુદ્ધ ઉપયોગ શું ઉપયોગ કહેવાય શું ઉપયોગ શું અહંકાર હોય તો હજી શું ઉપયોગ અજ્ઞાન દશા હોય અને જ્ઞાન દશા હોય તો શુદ્ધ ઉપયોગ એટલે હું શુદ્ધ છું અને આ ગાળો ભણનાર શુદ્ધ છે એનો દોષ નથી મારો દોષ છે કોઈ દોષિત ના દેખાય એનો શુદ્ધ ઉપયોગ કોઈ દોષિત ના દેખાય જગત માં કોઈ દોષિત ના દેખાય એ શું સુખી કોઈ દોષિત ના દેખાય એનામ શું દુખ્યો તમને કેટલા દોષિત દેખાય છે હવે દાદા દેખાતા હવે એવી થોડી જાગૃતિ રહે છે ના દેખાય પહેલાની કોઠે પડી ને દેખાય પછી પછી રાડા ગાય જાય સમજ્યા વગર ના ઉપવાસ ને ભગવાને લોભન કર્યું છે સમજ્યા વગર નો ઉપવાસ એને ભગવાને લોભન કર્યું છે લોભન ઉપવાસ કરવાથી નહીં અજ્ઞાન થયું હોય તો તે ભરી જાય ને જાગૃતિ રહે જાગૃતિ રહે ઉપવાસ તપ કરતી વખતે કઢાઈ કરવા તેના કરતા તપ ન કરવા સારું તપ કરતી વખતે કસાય કસાય કરવાની કોઈના પર પૂછતો હોય તો એના કરતા તપ ના કરવું તપેસ્ત્રી હોય ને તપેસ્ત્રી બહુ કશું કે બહુ આખા હોય બહુ આખા તપેલા હોય તપેલા તપેસ્ત્રી કેવા હોય તપેલા એટલે બીડી હસતા હોય તો ગરબો થઈ જાય પેટ્રોલ પેટ્રોલ જ્યારે બીડી હસતી હોય તો પેટ્રોલ ગરબો ના થઈ જાય દિવાળી હસ્તી થઈ જાય તપ કરતી વખત કચાય ના કરે તપ કરતી વખતે ચીડાવતો તો એટલે છે એના કરતા તપ ના કરો શું તપ તો કોઈના દુઃખને પણ ગઈ જવું એમ તપ કહેવાય કોઈ દુઃખ આપતો હોય એને ક્ષમતાપૂર્વક કરી જવું પોતે એનું નામ સપ કહેવાય સપમાં જેટલો નફો છે તેના કરતા કચાઈ ની ખોટ વધારે છે ભગવાને મંદ કચાય કચાય મંદ કરવા તપ રન કર્યું કચાય ને મંદ કરવા કચાય તપ રન કર્યું વસ્તુનો ત્યાગ નથી કરવાનો વસ્તુની મૂર્તાનો ત્યાગ કરવાનો વસ્તુનો ત્યાગ કરવાનો નથી વસ્તુની મૂર્છાનો ત્યાગ કરવાનો વસ્તુની મૂર્છા આ ઘડિયાળ તમારી પાસે હોય ભલે રહ્યું તો ઘડિયાળ પડી જાય તો તમને કશું અસર ના થાય નામે અસર ના થાય એ એ મૂર્છા અસર થાય કારણ જે મૂર્છા હું શું કહેવા માંગુ ના ઘડિયાળ છે ને તે પડી જાય નહીં કશું અસર ના થાય તો એ મૂર્છા નથી અને અસર થાય તો મૂર્છા છે તે ભગવાને કહ્યું ઘડિયાળ નહીં થોડું ચાલશે પણ ઘડિયાળ ની મૂર્છા ના હોય છે તો બધું છૂટ્યું જ છે બધું ત્યાગી જ છું કે છે મૂર્છાનો ત્યાગ ઘડિયાળ બીજું લઈ આવે તો મૂર્છા ખરી બીજી ઘડિયાળ લઈ આવે તો મૂર્છા ખરી આવે જરૂર આવે પણ જાય તારે કઈ અસર ના થાય અસર ના થાય બીજી લાઈન બીજી લાવો તો લાવો તો જરૂર હોય તો લાવો બીજી વાત લાવે તો મૂર્છા ના રહે મરી જાય ગ્રહણ ત્યાગ ની મૂર્છામાં નહીં ગ્રહણ ત્યાગ ની મૂર્છામાં નહીં તે ખરો ત્યાગ ગ્રહણ ત્યાગ ની મૂર્છામાં નહીં તે ખરો ત્યાગ ગ્રહ ત્યાગ ની મુદ્દા મને તે ખરો ત્યાગ પાર નંબર આડત્રીસ પહેલું સેન્ટેન્સ ગ્રહ ત્યાગ ની મુદ્દા મને તે ખરો ત્યાગ એટલે ગ્રહણ ગ્રહણ કરતી વખતે વકીલાત ગ્રહણ કરતી વખતે જયારે વકીલાત ગ્રહણ કરી છે ને તો ગ્રહણ કરતા હોય અને બેઠા એવા સુધી વિચાર કરી અને લાઈવ લેવાની છે તે દાદા કોઈ કે છે નહીં ડાક્ટર લાઈવ લેવાની મૂર્છા વર્ષ દુઃખ ના થાય મૂર્છા ગયેલી વર્ષ મૂર્છા વર્ષ દુઃખ થાય વકીલ દવાની મૂર્છા હોય તો દુઃખ થાય અને મૂર્છા ના કરીએ દઈ ત્યાગ કરતી વખતે મૂર્છા હોય તો દુઃખ ના મૂર્છા હોય દુઃખ થાય મૂર્છા ના હોતી દાદા મૂર્છા ના હતા પ્રશ્ન આવી જાય ને દાદા તમે ઘડિયાળ પહેરતા નથી બિલકુલ અને હું ખોવાઈ જાય તરત બીજું લાવું એ તો ખરો જ ને મેં મૂર્છા થોડી કઈ કરી ને ઘડિયાળ તો પહેરતા નથી પણ હું ઘડિયાળ પહેરું છું અને ખોવાઈ જાય એટલે બીજી લાવું છું બીજી લાવું તારે મૂર્છા ખરી કે નહીં પડી જાય ત્યારે અસર ના થાય તો બીજી દસ લાવો તો વાંધો નહીં જયારે પડી જાય ત્યારે અસર ના થઈ પડી જાય ત્યારે એની અસર ના થઈ વસ્તુ ની અંદર એને અને મૂર્છા નથી એની અંદર એમાં ભરાઈ પડેલો નથી ના મૂર્છા નથી લાવે છું બીજી અજબત કરવા એ મારાથી ભાષા નહીં લાયો શું કરવા એ ફરી જાય એટલે મૂર્છા નહીં પેટમાં પાણી ના જાય કશું બન્યું નથી દસ છોકરા બાપ છે પણ મરે તારે તારા મને એમ થાય કે મહેમાન ગયા દાદા મારે મારે ઓફિસે જવું હોય ને સાયકલ ની મારે જરૂર હોય સાયકલ મારી પાસે હોય હવે સાયકલ ખોવાઈ ગઈ તો મને જો સાયકલ ખોવાઈ જઈને બિલકુલ દુઃખ ના થાય અને તરત મારે જરૂર છે એટલે હું બીજી લાવું તેનો વાંધો નહીં વાંધો નહીં પણ પેલા નું દુઃખ ના થવું જોઈએ પેલું ગઈ તેનું દુઃખ ના હોવું બીજી બીજી જાય તો દુઃખ ના થવું જરૂરિયાત થઈ લાગવા વાંધો નહીં ખરી પહેરવામાં વાંધો નહીં કાઢી નાખો તો દૈવ પાંચમું એક ફેક્ટર મૂક્યું છે કે દૈવ હોવું જોઈએ આ ચા તો ખરા પણ દહી એટલે ડિવાઇન દહી ના હા એટલે થાય આ જયારે ભેગો થાય ગીતાનો અઢારમો અધ્યાય સત્તરમો શ્લોક વિકાસ આવો ને હમણાં જ બતાવ્યું કાલનું કામ કોઈ દાદા આવા હોય અને કોઈ દાદા આપવા નીકળ્યા આ સત્સંગ બીજી ગયા ગાય ગયો કે આ વાતો ના હોય ને આવે ક્ષેત્ર ભેગું થયું કાળે ટાઈમ માં છે પણ ભેગું ના થયું ભાવે છે મારે ધૈર્ય વસ્તુ એટલે ભેગું ના થયા ભેગું આમ કે ભેગું થયું કાલે હેલ્પ કરી વાત કરી બરોબર પણ આમાં જે કે છે ને દાદા એમાં જે આખું એનું વિવરણ જે મૂકે છે ખાસ કરીને તિલક મહારાજ એનું જે કર્મયોગ અવરું પુસ્તક છે એમાં એમાં એ એ મૂકે છે કે આ ચારે હોય છતાં જો દૈવ અનુકૂળ ન હોય તો કઈ કામ બને નહીં ભેગા ના થયા ચાર દૈવ અનુકૂળ ના ચાર ભેગા થયા એટલે આપડે કહે છે દરિયા ભેગું થયું નહીં એટલે દુકાન બંધ હતી દુકાન બરોબર એટલે આ જે છે ને દાદા એટલે દૈવ ને સાંખ્ય શાસ્ત્ર ના આધારે દૈવ ને પાંચમું મૂક્યું કારણ કે સાંખ્ય શાસ્ત્ર ઈશ્વર માં કે કશામાં માનતું નથી પ્રદુપ કે કશો નહીં પુરુષ અને પ્રકૃતિ હા અને છતાં એને દૈવ શબ્દ મૂક્યો દૈવ સાચી વાત આ ચાર વસ્તુઓ દ્રવ્ય ક્ષેત્ર કાળ હા ક્ષેત્ર એટલે સ્પેસ ટાઈમ ટાઈમ કાળ ને માટે એ લોકો ટાઈમ કે સાધુ હોય દ્રવ્ય હોય દ્રવ્ય સાધન એને પેટે હોય કાળે હોય શું ના હોય ભાવ નથી ભાવ સાધુ પણ નથી ભાવ સાધુ પણ ભાવ કોકડે તડકાવાના સાધુ પણ ભાવ ભાવથી પણ સાધુ પણ છે બરોબર એટલે ભાવ એની મેળા થાય કે કરવો પડે ભાવ કરવો પડે હા ભાવ કરતા જગત એ ભેગું ના થાય એટલે આપડે પુરુષાર્થ કરવા છતાં ભેગું ના થાય તો દૈવ દૈવ આડું આવ્યું હા એ કીવક દાદા એમ જ કે લોકો કે પ્રારંભ માં નહીં ભાઈ આડું આવ્યું એટલે આપડે ભાવ છે મારો વાઘ પાસે જવું છે ભાવ ભાવ ક્યારે થાય રીતા જોયે અને વાઘ મોટા દેખાય એટલે મનમાં પૂજા કરે આજ ના કપાવે આજે કપાવા છે મને ના કપાય પૂજા કરે લીધા કપાય કરે નહીં કારણ કાલ પાકી ગયો એટલે ભાવ ઉત્પન્ન થયો એટલે ભાવ ઉત્પન્ન થયો ભાગ અપાવો એટલે પછી પુરસાદ થયો છે એટલે જાય તો આગળ ભાવ થયો ત્યાં ગયા રોજ બે ચાર વાગ્યા દુકાન તો બે વાગ્યા અત્યારે દારૂ પડે છે ને છ વાગે આઠ વાગ્યા પણ થાય છે તો અત્યારે તો ચાર વાગ્યા સુધી કેમ બનશે આજ અણો જશે એનો રોજ પાંચ એટલે અમારે રવિવારે અણો હોય કે મંગળવારે મંગળવારે એટલે આપડે પેલા પાછા બીજી દુકાન હોય તે બહુ હોય એટલે મેળ પૂરો કાલે કરી કાલે આવીએ દુકાન ખોલી હોય બધું હોય મહી નોકર એક બે હોય કેટલા મહિના કેમ ભાઈ મારે વાળ કપાવા છે કઈ અત્યારે દુકાન વાળા કઈ ગયા એમના વાઈફ હમણાં પડી ગયા છે હમણાં જ ગયા એટલે હા આપણે પાસ દુકાને ઉગાડી છે એટલે દાદા આ જયારે આ આખું પ્રસકરણ ચાલે ને એટલે ગુસ્સો આપોઆપ ડિસએપિયર થઈ જાય ગુસ્સો આપોઆપ વયો જાય હા એ જે આખું એનાલિસિસ ચાલે હલો લોકો કહે ચાલે જરા નાસ્તા પાણી કરીએ આજે તો આગળ બાગમાં બગીચામાં જરા ચા નાસ્તો કરીએ સોલાપુર ચેડા લઈ જાય સારું છે અને સો ને રતન રસલ ના થવા પછી માર્કેટ નહીં બધા એ નાખેલો વાપરો કાજુ કાજુ ના દ્રાક્ષ નાખી એ તો આગળ ચા પાણી કરીએ તો એ લોકો બધા ખાય હું ખાઉં મારું નહીં મગજ ચાલે નિરંતર મગજ ચાલે વિક્ષેપ રહિત થયેલું વિચાર વિક્ષેપ રહિત વિચાર થયેલા ખાતી વખતે આમ થયું હોય તો આમ થયું તો આમ વારંદર પાસે વિચાર કાર્ય કે આ બે વસ્તુ મળી બીજી આ વસ્તુ આ ના મળી બસ અરે હું અત્યારે પડી ગઈ અત્યારે સવાર ના પડી ગઈ કઈક આપડે દૈવ પાછું પડ્યું દૈવ પાછું પડ્યું એ સંશોધક વૃત્તિ કેવાય સંશોધક વૃત્તિ કેવાય સંશોધક રિસર્ચ એ વસ્તુ છે વસ્તુ આંખે દેખાતી હોય એને બધી રિસર્ચ કહેવાય અને રિસર્ચ નો અંદર અંદર હોય એ વસ્તુ પણ એક વસ્તુ છે એમાં મજા ખૂબ આવે આમાં મજા ખૂબ આવે એ જ આખી મનોવૃત્તિ ચાલે ના સામાન્ય રીતે દાદા શું થાય હે દુકાન બંધ છે હું સમજે એના મનમાં આખો ગુસ્સો ચડે અહીંયા એ નહીં થાય ચાલે સરસ સરસ ખાતી કર્યા એક બાજુ સરસ સર ખાય અને એક બાજુ હા બગીચામાં ગયા તો આપણે કૂતરું સંદાસ ના કરી હોય આપણે એક બાજુ ખાતા હોય અને એક બાજુ સંદાસ કરી ગયું હોય જોવા આવે ના પણ મને બિગડે વિચાર આ ખાઈએ છીએ હવામાં એ સવાલ આની દશા હવામાં વિચાર આવે એટલે પછી એના પર મોહ તૂટતો જાય નિક્ષેપ રહિત માનસિકતા કેટલી થશે ને એક પરમાણુ પણ બાકી રાખી વિચાર આવે બધા પાહણ છે બધા પાહણ તેથી કામ લાગે ને સર કામ લાગે ને દરેક કાંઈ કરવાનું હોંભળીને તરત જયારે દવા ચોપડે નહીં લાઠી કોણ એ ભગવાન જાણે પણ પેલા બીજો પણ અત્યારે લાગી બીજું ભાઈ ચોપડી લેવાની મહેતા સાહેબ કે છે કે દ્રષ્ટાંતો જે આવે છે ને એ સચોટ થઈ જાય છે તમે જે દ્રષ્ટાંત આપો છો ને એ બરોબર ઉતરી જાય છે મગજમાં એમ દ્રષ્ટાંત એ જ્ઞાન તરીકે હાજર રહે દ્રષ્ટાંત હાજર રહે અને દ્રષ્ટાંત એક્ઝેક્ટ સિમિલી હોય હોય એક્ઝેક્ટ સિમિલી ઘણી વાર ના આ કેવી રીતે એક્ઝેક્ટ આવી છે એના માટે ભોગવું ના પડે વાંચવું ના પડે કજાક માંથી વાંચી નું લાવ્યો હોય એવું નહીં સહજ ઉત્પન્ન થાય સહજ મને આવું એમ થાય એ કેવું પડે આવું નહીં આખું સહજ નથી એવું હું સમજ તમે સમજો હું ના સમજો કે સમજ્યા એટલે આ ભ્રષ્ટાચાર કિંમત છે ને બધા બધા લોકો કહે છે અક્રમ વાંચીએ છીએ પણ દ્રષ્ટાન જે વાંચીએ છીએ કહેવું પડે એ તો પૂછ્યું ભરે બધા ભરે નહીં આ કેટલાય કાળનું જૂનું થઈ ગયેલું પૂછ્યું સંસ્કાર જડ થઈ ગયેલા ત્યાં જેમ કબોટે એનું બચ્યું કબોટે પડી ગયું કબોટે પડી ગયું મૂળ સ્થિતિમાં આવે નહીં એ લાવવા માટે બીજી વિદ્યાર્થી થશે ગુણો કહેવાય એટલે આ મારા જે દર્શન છે હું તો અખતર જ કરું ને મારા દ્વારા અખતરા મૂકી દેવા કારણ કે મન પૈસા કમાવાનું આમાં આ શું છે શા માટે કેવી રીતે છે અને આવું પરવર્તન કેમ પોહાય પરવર્તન પોહાય નહીં લોકોના કાયદા આપણે પાડવા પડે લોકોના કાયદા આપણે પાડવા પડે પરવસ્તુ નહીં લાઈટ ના હોય ના બતાવો એટલે પરવસ્તા ના લાગે આ લાઈટ બધે પણ આપણે કઈ ગયા લાવી ગયો લાઈટ લઈ ગયો પેલો શું પેલો કાઢી ગયો ત્યાંથી એમને જરૂર ના પડે એટલે ભાઈ ઉપાધિ થાય ને મારા મોટા ભાઈ એટલા બધા ખાતા ખાતા થવાના હતા તે પર્વત જરાય સંભળાયા

મામા સાહેબ કુંવર સાહેબ મહા સાહેબ જે તે થઈ ગયેલા <laughs> એવું છે મામા સાહેબ રાજા નામ પર કરે એટલે પછી લોકો શું કરે મારા દેવા મારા નામ પર બધા અંતરથી મારે મોટા મોટા આગેવાન માણસો બધો બધો એક જણ ધરાવતો હતો ચામડા મળ્યો હતા ચામડા એમને તો કારભારી હતા ને ચામડા મળ્યો તમે બોલો છો

આ સંધ્યા આ શેઠો ને તે બહુ વસમાં એના ભાઈ પિતરે બહુ વસમાં હોય મામા સાહેબ ફુઆ સાહેબ કાકા સાહેબ આવું તો વાતો છે માણસ પર અનાચાર આવું એના કરતા ડેમોક્રેટિક બહુ સારું છે આવું તો નહીં ગમે તેને વગર ગુને પોતાના ધાર્યું ન થાય તો એ તો હિટર કદે ગુના આવું નહીં ના દાદા ત્યાં માજલપુર તરફ આ એક જણ એવા ત્યાં આગળ કરવું શું છે તેથી હવે બોલ્યા હતા કે આ દેશમાં મનુષ્ય તરીકે જીવવું તેના કરતા વિજ્ઞાનમાં કૂતરા તરીકે જન્મવું સારું કૂતરો દેશો કરો એ માગણી ખોટી હતી એમાં શું થાય એટલે કૂતરામાં શું થાય પણ એને ગમ્યું નહીં આવું આવું ના એ સહન થાય ના સાહેબ આ શેઠ બધો નાનો હા ચાલો માળા બની આવે બધા જીવ માત્ર એટલે નાના નાના જીવો એટલા બધા હોય છે તે બધા પેસી જાય નહીં વાંકે ના દેખાય એવા પેસીને આપણે બધે ખોરાક કર્યો હોય તેની પછી અડતે જાય અને ખોરાક નો કેવો રંગ હોય એવો એનો રંગ હોય દેખાય બીજું શું શું આવે બીજું શું શું આવે અંદર રાત્રિ ભોજન માં હા ઓછું છે ઓછું આ જીવડા લખવાનું કહ્યું છે ને એટલે કહે લખવાનું કહ્યું છે ને એટલે એટલે પછી નવરાત્રી કહી સ્વામી આંખે દેખાય વસ્તુ નહીં ને એટલે આ મૂર્તિ જે છે એ તો દિવ્ય ચક્ષુ થી સમજાય આંખે દેખાય વસ્તુ વાંસ પાછી વળે નહીં થઈ જાય આખી તીર્થંકર વિહોણી દુષમમાં દુષમકાર તો એ વખતે પ્રત્યેક દાદા ભગવાનની સાક્ષીએ સર્વોત્તમ સ્મરણ સિમંદર સ્વામી નું રહેવું જોઈએ વાંધો નહીં બહુ સરસ બહુ સરસ અહિયાં ચોથો વારો અહીં પાંચમો વારો તો ચોથાના જીવ જેવા થઈ શકે ને કલયુગમાં સત્યુગ આવી શકે ને આપણે કીધું ને કે વિશોતી દશાની અંદર જેમ પેલી દશા હોય ગુરુ ગુરુમાં શનિ એમ માં અત્યારે સત્યુગ દાદા ભગવાન ના મહાત્માઓ માટે ચાલુ થઈ ગયો એટલે દાદા ભગવાન ના જેટલા મહાત્મા છે એ જ સત્યુગ વાળા એટલે રૂઝાઈ ગયું બધું સુધી હોય ત્યાં સુધી અમારા અંદર ખુલ્લું રહે નહીં તો કવર બંધ થઈ જાય કમળ બંધ થાય એટલે સારી રીતે પચન થાય એટલે એક પુરાવો એ રસોઈ જમી લેવાનો બીજું એવું છે અંધારું મળે એટલે બધા જાનવરો ઘર બની આવે માળા તરફ બહાર ઉભા આવે બધા માળા તરફ આવે ના ચકડા બકડા કોકડા બોકડા બધા હવે કબૂતર બધા બધા બહાર ના ઉભો રહે અંધારામાં કોઈ થઈ જાય ને માળા બની આવે બધા જીવ માત્ર એટલે નાના નાના જીવો એટલા બધા હોય છે તે બધા પેસી જાય ને વાંચે ના દેતા એવા પેસીને આપડે બધા કારક કરે હોય તેની પછી અટકી જાય અને ખોરાક નો જેવો રંગ હોય એવો એનો રંગ હોય થાય દેખાય રામ ખબર ના પડે તેથી ના પાડી શરીર શરીરના વિકારો શરીર નુકસાનકારક બીજા બધા બહુ જ બીજું શું શું આવે અંદર રાત્રિ ભોજનમાં ઓછી જવું છે જીવડા લખવાનું કહ્યું છે ને એટલે મૂર્તિ જે છે દિવ્ય કાન જેના વિચાર આવે એનું ચિત્ર આખું ખરી થઈ જાય એટલે જોઈ ચિત્ત કામ કરતું છે તો વિચાર આવ્યો એને અંદાજ એનું દર્શન પણ શરૂ થઈ જાય જ્ઞાન દર્શન દેવું એટલે કે ચિત્ત દ્રષ્ટિ આખું દેખાય વિચાર જોડે જયારે કોઈ પણ જાતનો વિચાર આવે તો જોડે ચિત્ત હોવું કામ કરતું છે ભેગું થઈ જાય તો કરે ના કરે ભેગું થઈ જાય તો બે હાથે કામ કરે પેલું વિચારવાનું આપણે જે વિચાર્યું તે જ આ દ્રશ્ય દેખાડે આ જ દેખાડે જોડે કામ કરે બહુ વખત મેં બહુ વખત માર્ગ કર્યો વિચાર આ સ્પંદન ઉભું થયું અમુક બાબતમાં જે દ્રશ્ય પ્રિય હોય આપણને તે અપ્રિય હોય દેવા આવે પ્રિય પ્રિય અપ્રિય ના હોય તો કશું આવે વિતરાગ ને કશું આવે આવે છે તે પાછલા પરિણામ છે નવા પરિણામ ના જાગ્રત રહીએ એટલો ઉપયોગ રહે કેવી રીતે ધ્યાન ના દે એટલે ધ્યાન ના હોય એમની જગ્યાએ ધ્યાન ઉચી ગઈ જાય અગર તો ચાકી ગયો રહ્યો તો ઉચી જાય જ્ઞાની અજ્ઞાની બે ને શીખી જાય પેલા લોકો કરતા ભાવ ના જાય